એ આવો આવો મારા વાલકુડા એવા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સુરતમાં બેઠા બેઠા આરવભાઈ વાર્તા સાંભળે છે આવો આવો આરવભાઈ તમારી આંખો તો ખૂબ સુંદર છે ભાઈ સાંભળો ત્યારે બાળ દોસ્તો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ઓ ભાઈ અંજના ભગવતીની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે કુદરતની કમાલ બિટ્ટુ નામની એક છોકરી છે ઉંમર તેની આઠ વર્ષની ખૂબ નાદાન અને નફિકરી રમતિયાળ અને ચંચળ જોકે આઠ વર્ષની ઉંમરની છોકરીઓ મોટે ભાગે એવી જ પ્રકૃતિની હોય છે ને બિટ્ટુ એક નાના ગામમાં રહે ગામમાં એક વાડી જેમાં જાત જાતના વૃક્ષો ઉગે તેની વચ્ચે તેનું ઘર બિટ્ટુને કુદરતમાં ખૂબ રસ પડે હો કયું પક્ષી બોલે છે તે અવાજ સાંભળીને કહી આપે બોલો પાંદડાના આકાર પરથી ઘણા બધા વૃક્ષો ઓળખી જાય આંબા પર કેરી ક્યારે આવશે અને જાંબુના ઝાડ પર જાંબુ ક્યારે આવશે તેની તેને પાકી ખબર બિટ્ટુને તેની માં ખૂબ વહાલી હો માનો પડો બોલ ઉઠાવે અને માને તેના કામમાં ઘણી મદદ કરે બિટ્ટુની એક માસી પણ હતી તે એને માં જેટલી જ વાલી હતી માસી નજીકના ગામમાં રહેતી હતી બિટ્ટુ એના ગામથી ચાલતી ચાલતી માસીના ગામ જઈ શકે તેટલું નજીક માસીનું ગામ હતું બિટ્ટુને વારંવાર માસીને મળવાનું ખૂબ મન થાય એ કાંઈ ને કાંઈ બહારનું કાઢીને કામ કાઢીને માસીને મળવા દોડી જાય હો પણ આરો ભાઈ બે ગામની વચ્ચે એક નાનકડી નદી વહે જેમાં છબ છબ છબ કરીને જવાની બિટ્ટુને ખૂબ મજા આવે રસ્તામાં પક્ષીઓ ઘેટા બકરા કૂતરા વગેરે પણ હોય તે બધાને બોલાવતી બોલાવતી બિટ્ટુ જાય જો વરસાદ પડતો હોય તો ઓર મજા પલળતા પલળતા જવાની ખૂબ મજા પડે કાગળની હોળી બનાવી પાણીમાં વહેતી મૂકવાનો પણ બિટ્ટુને ભારે શોખ હો ભાઈ પણ ભાઈ એક દિવસની વાત છે માએ બિટ્ટુને કહ્યું બિટ્ટુ એક કામ કર ને બેટા આપણા જાંબુના ઝાડ પર ખૂબ જાંબુ આવ્યા છે તેમાંથી થોડા પાકા જાંબુ વીણીને માસીને ઘેર આપી આવને બિટ્ટુ તો આ સાંભળીને ખૂબ રાજી થઈ ગઈ એને થયું માએ કેવું સરસ કામ સોંપ્યું બિટ્ટુ તો તરત જ દોડીને જાંબુના ઝાડ પાસે પહોંચી ગઈ અને ઝાડ પર ચડીને તેની ડાળો હલાવવા માંડી જેથી પાક્કા જાંબુ ટપો ટપ નીચે પડવા લાગ્યા આ જાંબુ વીણીને બિટ્ટુએ પોતાના ખિસ્સામાં ઠાંસી ઠાંસીને ભર્યા માને બહારથી કહી દીધું માં માસીને ઘેર જાંબુ આપી આવું છું માસીના ઘેર જવાનું મને ખૂબ ગમે છે થોડીક વારમાં બિટ્ટુ તો ચાલતી દોડતી માસીને ઘેર પહોંચી ગઈ માસીને ઘેર પહોંચીને બિટ્ટુએ કહ્યું લો માસી તમારા માટે હું કેવા સરસ જાંબુ લાવી છું જુઓ એમ કહીને બિટ્ટુએ ખિસ્સા ઠાલવીને જાંબુ બહાર કાઢ્યા માસી કે અરે વાહ કેવી વહાલી દીકરી છે મને જાંબુ બહુ ભાવે છે બતાવ તો કેવા જાંબુ છે બાલ દોસ્તો પાક્કા જાંબુ ઠાસી ઠાસીને ખિસ્સામાં ભરવાથી શું થયું હશે ખબર છે એની કલ્પના તો તમે કરો બિટ્ટુના બંને ખિસ્સા જાંબુના રંગથી જાંબલી રંગના થઈ ગયા હતા અને જાંબુ દબાઈને તૂટી ગયા હતા માસીએ આ જોઈને કહ્યું બિટ્ટુ અરે આ શું થયું કાંઈ વાંધો નહીં તૂટેલા જાંબુ પણ મીઠા તો લાગશે જ પણ ફરી વાર તું ધ્યાન રાખજે જે લાવે તેને કાગળની કોથળીમાં મૂકીને લાવજે બિટ્ટુ કે સારું માસી હવેથી કાગળની કોથળીમાં મૂકીને લાવીશ થોડા દિવસ પછી બિટ્ટુના ઘેર એક કૂતરીએ ગલુડિયાને જન્મ આપ્યો કેવા સરસ ગલુડિયા જન્મ ત્યારે આંખો બંધ કરીને પડ્યા રહેતા માને ચસ ચસ ચસ ધાવતા થોડા દિવસમાં તો દોડા દોડ કરવા લાગ્યા અને સરસ મજાના રમાડવા જેવા થઈ ગયા હો રાબડા રાબડા બિટ્ટુને વિચાર આવ્યો કે આમાંથી એક ગલુડિયું મારા માસીને ત્યાં આપી આવું તો માસીને ખૂબ ગમશે ગલુડિયું મોટું થઈને માસીના ઘરની ચોખી પણ કરશે બિટ્ટુનો વિચાર માને ખૂબ ગમી ગયો ભાઈ બીજે દિવસે બિટ્ટુએ તો બધા ગલુડિયામાંથી એક સરસ મજાનું ગલુડિયું પસંદ કર્યું એને તરત જ માસીનું વાક્ય યાદ આવ્યું જે વસ્તુ લાવે તેને કાગળની કોથળીમાં મૂકીને લાવજે એટલે બિટ્ટુએ તો કાગળની કોથળીમાં ગલુડિયાને મૂક્યું અને એ તો ચાલી માસીને ઘેર ગલુડિયું તો કોથળીમાં મૂક્યું એટલે ગભરાઈને ભસવા લાગ્યું બિટ્ટુ બેન કાંઈ ગણકારે ખરા એ તો લાંબી દોટે પહોંચી ગયા માસીના ખેર બિટ્ટુ કહે માસી જુઓ તમારા માટે શું લાવી છું માસી કે બિટ્ટુ શું લાવી મને બતાવ જોઈએ તરત જ બિટ્ટુએ કાગળની કોથળીમાંથી ગલુડિયું કાઢ્યું ગલુડિયું તો બિચારું ભસી ભસીને થાકી ગયેલું ઓછી હવા મળવાથી ગુંગળાઈ પણ ગયેલું તેથી એ તો ઢગલો થઈને પડ્યું જમીન પર માસી તો આ જોઈને ગભરાઈ ગયા હો અરે બિટ્ટુ આ ગલુડિયું તો અધમું થઈ ગયું છે લાવ જરા પાણી છાંટીએ પાણીના છંટકાવથી તથા ખુલ્લી હવા મળવાથી ગલુડિયું સળવડ્યું અને પાછું ચારે પગે ઊભું થઈને આજુબાજુ જોવા લાગ્યું આ જોઈ માસી ને બિટ્ટુના જીવમાં જીવ આવ્યો એ તો ખુશ થઈ ગયા બિટ્ટુ કે માસી હું તો ઘડીભર ગભરાઈ ગઈ હતી કે ગલુડિયું હું બરાબર સારી રીતે લાવી નહીં માસી કે બિટ્ટુ તું મારું ખૂબ ધ્યાન આપે છે મને ગલુડિયું ખૂબ વાલું લાગે છે અને મને એની સાથે રહેવું પણ ગમે પણ બિટ્ટુ ગલુડિયાને કાગળની કોથળીમાં ન લવાય એને તો દોરી બાંધીને લાવવું જોઈએ અથવા છાબડામાં મૂકીને લાવવું જોઈએ બિટ્ટુ કે સારું હવે એમ કરીશ થોડા દિવસ પછી બિટ્ટુનો જન્મદિવસ આવ્યો હો ભાઈ માએ એના માટે એને ભાવતો શીરો બનાવ્યો બિટ્ટુને શીરો ખાવાની ખૂબ મજા પડી ગઈ માએ જણાવ્યું કે માસીને પણ શીરો ખૂબ ભાવે તું એમને પણ આપી આવ બિટ્ટુ તો કે સારું માં હું શીરો માસીને આપી આવીશ પણ હું એને કેવી રીતે પેક કરીને લઈ જાઉં એ મને તારે શીખવવું પડશે બિટ્ટુએ પોતાની આખી વાત માને કહી જાંબુ ગજવામાં લઈ ગઈ તો જાંબુ ચકદાઈ ગયા ગજવા જાંબુ ગજવા બધા જાંબુડી રંગના થઈ ગયા અને માસીએ કહ્યું હવે કાંઈ લાવે તો કાગળની કોથળીમાં મૂકીને લાવજે ત્યારબાદ થોડા દિવસ પછી ગલુડિયું લઈ જવાનું હતું એટલે એને કાગળની કોથળીમાં મૂકીને લઈ ગઈ એટલે એમણે કહ્યું કે દોરી બાંધીને લવાય કે છાબડીમાં મૂકીને લવાય હવે શીરા માટે આવી કોઈ રીતો કામ ન આવે તો શું કરવું માં તો બિટ્ટુની વાત સાંભળીને ખૂબ હસી હો ભાઈ હસી હસી ને કળ વળી એટલે કે બિટ્ટુ દરેક વસ્તુને યોગ્ય રીતે બાંધવી પડે એને પેક કરવી પડે નહીં તો આવા ગોટાળા થાય અને વસ્તુ જળવાય નહીં જો આપણે કુદરત પાસેથી શીખીએ તો અનેક વસ્તુ કુદરતમાં ખૂબ સરસ રીતે પેક કરેલી અને બાંધેલી જોવા મળે તને ખબર છે મગફળીની મગફળીના દાણા સિંગમાં કેવા સરસ પેક કરેલા હોય છે બાજરીના ડુંડામાં બાજરીના દાણા કે મકાઈના ડુંડામાં મકાઈના દાણા કેવા સરસ રીતે ગોઠવાયેલા હોય છે કુદરતમાં તો લીલા નાળિયેરમાં પાણી પણ કેવું સરસ રીતે જળવાય છે જાત જાતની વસ્તુઓ માટે કુદરતમાં એમને યોગ્ય પેકિંગ હોય એમને ગોઠવેલા હોય જે જોઈને આપણે પણ શીખવાનું છે ભાઈ તો બાળ દોસ્તો તમે પણ તમારી આજુબાજુ નજર નાખીને આવી કુદરતી વસ્તુઓ શોધી કાઢો જે સરસ રીતે ગોઠવેલી હોય ભગવાને પેક કરેલી હોય અને જળવાતી હોય સચવાતી હોય જો કોઈ વાર મોકો મળે તો રાયના દાણાની સિંગ અને તલની સિંગ જોજો હો ભાઈ કે તલ કઈ શેમાં પેક કરેલા છે જોજો તો ખરા કુદરતની કારીગરી જોઈને તમે તો વાહ વાહ કરી દેશો ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી એક સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો